તારું પુણ્ય કામ કરે છે શું કરે છે કરેલા પુણ્ય નફો નુકસાન આપ્યા કરે પુણ્ય એ નફો આપે અને પાપ ખોટે આપે અમુક પાપી માણસ કે વધારે પૈસા કમાય ધારો કે શુકર બચ્યા અમુક પાપી માણસો છે નજરે છતાં તે કેમ પૈસા બહુ બનાવે એ તો પાપી એ છે પાપી આજે કામ કરતો પાપ નો દેખાય છે પણ અત્યારે ફળ જે ભોગવી રહે છે પેલા કોઈ નું ફળ ભોગવી રહે છે સારું કરીએ છીએ ફળ આવશે શું એટલે કામ કર્યા પછી તરત ફળ મળતું નથી ત્યાંથી પચાસ પાંચસો છ વર્ષે પણ એનું ફળ મળે કર્યા પછી આપણે ત્યાં માં જ બધું જવાનું ધારો કે આ લોકો પાપ કરે છતાં કે ભોગવા નથી આવતું એવું છે ને પાપ આ પાપ કરે છે એના ફળ એનું ફળ તો એ ભગવાન આવે છે પણ એનું ફળ તમને દેખતા નથી ભગવાન આવતું કારણ કે જે મૂળ કર્મ હતું તેનું ફળ ન મૂળ કર્મ આ તો આ કર્મની થિયરી એ છે કે પ્રોજેક્ટ રૂપે હોય છે એટલે ઓન પેપર તે ગયા અવતાર ઓન પેપર થયેલું તે આ અવતાર રૂપક માં આવે છે જયારે પ્રોજેક્ટ મંજૂર થયો હોય છે તે વખતે ફેરફાર કરવો કરી શકાય પણ પછી જયારે મંજૂરી થઈ પછી માં આવવામાં હોય ત્યારે પછી ફેરફાર ના થાય સમજો ને એ કારણમાં પછી કર્મનો ફેર ફેરફાર ના થાય એ ખરું પરિણામ પામી ગયું ફેરફાર ના અને એક કદી કેવી રીતે સમજે પાડવું એક છોકરો પંદર વર્ષે હોટેલમાં જતા શીખ્યો સમજો ને હવે છોકરાને પોતાને ગમતો નથી એને મારે છે વડે છે તોય બસ તો પહેરી જાય છે હવે આ છોકરો કોણ બધે છે કોણ બધે છે છોકરો બાંધે છે છોકરો બધતો હોય તો એની ઈચ્છા નથી થઈ બંધ થઈ જવું જોઈએ છોકરો આજ નક્કી કરે કે નહીં મારે જવું જ નથી એની ખરેખર ઈચ્છા ના હોય સંબંધ થઈ જાય નહીં તો પાછું એ બાજુ ભગવાન છે રામ વિચાર આપણે અને પેલું વર્તન થઈ જાય બને જ ના બને પોતાની ઈચ્છા ના હોય છે વટમાં ખાવા જવું પડે એવું બને જ ના બને બને એનું શું કારણ છે તેના કર્મ બાંધેલું છે એટલે આ છોકરો અત્યારે હોટલમાં ખાય છે પોતાની ઈચ્છા ના હોય મા બાપ મારે એને કેદ મારે છોડી દેવું છે તો એ છૂટે નહીં તે આને પેલા કર્મનું ફળ આવ્યું આ ફળ ભોગવીએ છીએ કેમ ખાતી થાય આપણને પરવર્તતાથી આપણું ચાલે ના ચાલે ભાઈ એટલે કર્મનું ફળ ભોગવીએ છે ખાતી થઈ ગઈ સમજ ને હવે તેમાં લોકો શું કે આ કર્મ બધી રહ્યું લોકો પેલું કર્મ બધી રહી નાખે અને લૌકિક ભાષામાં એવું કહેવાય કે પટોળું ખાય છે ઘઉં ખાય છે લોકોને કરતા અહીં દેખાય છે અને એનું ફળ એની પાછું મળે છે આ રીતે ને એનું ફળ હવે એને ફટલું ખાધું તો ચાર વર્ષથી મહિલો થાય તો આપડે લોકો કે હા અંદર ફટલું ખાધું જોયું ને ફળ એટલે આનું પણ ફળ અહીં મળે છે એની જે ખોટું કરે છે ને તેનું ફળ અહીં મળે છે એમને પણ લોકો લગો એ બધા જાત જાતને હે પાસે લગો નહીં પાસે નહીં પાસે એ બધું ફળ તો અહીં મળે જ છે દરેક ફળ એનું પણ મૂળ ફળ તેવું ખોટું કરે છે એ છે તે કર્મ ના અધીન કરે છે જે માણસ અત્યારે ખોટું કરી રહ્યો છે એના કર્મો બળના જે માણસ સારું કરી રહ્યો છે એના કર્મના અધીન સારી કરી પોતે કરતા નથી પોતે મારે છે કે હું કરું છું આ એટલે બોલ પૂછ્યા તને સમજાયો હું કહું છું થિયરી હજી અહીંયા એને દિલમાં એમ થાય છે કે મારે હોટલમાં જવું નથી ખાવા ઈચ્છા નથી છતાં જવાય છે જવાય કે કર્મ ના આધારે જાય એ કર્મ ના આધારે જવું પડશે કર્મ એ બાજુ સુધી ખેંચી લઈ જાય હવે જે એની જવાની ઈચ્છા નથી તો એ આવતા ભાવ નું કરવા માંડે ને હા એ જવાની ઈચ્છા નથી એ જે ભાવ કર્યો એ આવતા ભાવ માં એ પછી હેલ્પ કરશે નહીં જાય શું કરશે અને જવાની ઈચ્છા થાય ને જવું પડે તો આવતા ભાવમાં વધારે સ્લીપ થશે એટલે અવરોધ છતાં કરે એક માણસ લાંચ લેતો હોય પણ નિરંતર કંટાળ છે કે ના લેવી જોઈએ આ રાત ખરાબ વસ્તુ છે પણ પેલા પૂર્વકર્મ આધારે લેતો હોય પણ અત્યારનું જ્ઞાન એને હેરાન કરતું હોય કે આ ના લેવી જોઈએ તો આવતા ભાવમાં નહીં લે અને એક ના લેતો હોય લાંચ ગયા હતા ના હિસાબે અને અત્યારે એનું જ્ઞાન દસતું ના હોય એની વાઈફ શું કે આ તમારી જોડે બધા હતા સાહેબો એ બધા બંગલા બનતા તમે એકલા રખડી મારા મોટા સાહેબ મોટા ન્યાયાધીશ થઈ મોટા કરવા ખોટું છે બધા લોકો થઈ ગયા હોય એટલે એના જ્ઞાન અને જ્ઞાન જે છે જે બદલા બદલી નાખે નક્કી કરે ના હારો લેવા તો જરૂર છે ના લે ટેબલ મૂક્યા લેવાય ઘર છે લેવા લેવાય નહીં અને મનમાં રહી જાય કે આ કરવું જોઈએ એટલે આવતો બહુ લેતો થાય પણ સમજ ને એવી આ દુનિયા કોઈને કામ લાગે એવી વાત અમારી કોઈ છે કોઈને લાગે એવી છે બરાબર કોઈ બોલતા કામ લાગે એવી છે દાદા છ ત્રણ શોખ છે દાદા અને ત્રણ હજાર જાય તને ગુનો કોનો લાગે તારું બધું કપાયું કાપનાર નો કાપતો હજી કઈ પકડે આપડે પકડે ગુનો કરવા લાગે તને તમારી જાત નો કે બેદરકાર એટલે પેલા તો મારી જાત નો કે બેદરકાર હજો બે દરકાર તારા જેવા પાંચ આઠ નંબર થાય ને તેમાં તારો નંબર કઈ જ લાગ્યો નંબર બીજા બધા ના લાગ્યો ને બીજા બધા લાયા લાગે તારો લાગે શું કારણ કારણ કે તારો હિસાબ આજે કુદરતે નક્કી ગયેલું કે આ આજે પેલા ધંધો કરો છે ધંધા કાપવાનો ધંધો કરો જવાબદારી છે જવાબદારી મારા માટે ધંધો એટલે કુદરત એમ દેખાડે કે જો આ ગજો બે હજાર લઈ લેજે આ ગજો બસો છે આ બે હજાર કાપી લે એટલે કુદરત સાથે આપણું કપાડ કે આપણને બદલો આપે છે આપણું કપ કે જાતે કપા ના આવે તો પછી વેપારી હોય તેને જ કે સમજે ને એટલે ભોગવે એની ભૂલ જેનું કપાયું તેની ભૂલ પેલો પગાર છે તારે ભૂલ ખાતર જમા કરતા અને જો ભોગવે ઉપાધિ થઈ અશાંતિ થઈ તારે થાય ને બે હજાર જાય પછી અશાંતિ તારે થાય ને કેટલો લાગે હે દુઃખ લાગે તે ભોગવે નહીં બોલ્યા ભૂલતા નહીં શું ન્યાય કરવો હોય તો ભોગવે છે ભોગવે એની ભૂલ એટલું સમજી તો ન્યાય આવી ગયો બેન પૂછે છે જે કાપે તેને તો ભોગવવું પડશે ને એને પછી ભોગવશે જયારે પકડા જતા એ પકડા જતા પણ હજુ પકડાય નહીં આપણે પકડાઈ ગયા એટલે ભોગવવાની ભૂલ છે એટલું વાક્ય લખી રાખજે તારો ભાઈ તને મિલકત ના આવતો ભાઈ અને ફેર સુધી ના લીધો કર્યો એમાં ભૂલ પડી કારણ તારો હિસાબ હતો એટલે તારા નિમિત્તે આ કર્યું કાયદા બાયદા ના ચાલે બે બે ભાઈઓ અમારે માગીએ હિસાબ છે બધા હિસાબ વાળા બધા હિસાબ વાળી બાત ચૂપ થઈ પછી આવે હિસાબ બીજા હિસાબ હોય ને તમારી વાત કરી નાખી લેન દેન હા અને અરે એમ દેખાય બે ભાઈ સહભાગીદાર નો કાયદેસર રીતે માગે પણ તે એટલે ભોગવે આપણું ગજુ કપાયું આપણે દુઃખ થયું તો એ દુઃખ થવું નહીં જોઈએ તે માટે શું કરવાનું હા એ આપણે બધું જોઈએ કે આ મારા જ કર્મ ના ઉદય નું ફળ છે મારું જ કર્મ આવ્યું કે જેથી મારે ભેગો થયો આ બધા ભેગો ના થયો મને ભેગો થઈ ગયો ને આ જ ગજમ બે હજાર છે કોણે એને કર્યું જો એટલે મારા જ કર્મ ઉદય છે એટલે આ કર્મ મારે ભોગવવામાં આવ્યું છે પણ એ નિમિત્ત છે એવા મારે નિમિત્ત જયારે ગણી ત્યારે દુઃખ ના થાય આપણને સમજ પડી તને તમે સમજ ભાઈ એટલે પછી દીદા એવું કહ્યું ધ્યાન કર્યું નહીં તો આમ દેખાડા મળે મળે બધા નહીં પણ આ દેખાડા મળે એ શું દેખાતા હતા દુખે છે દુખે છે ઘૂંટણ દુખે મને બોલ્યા નહીં પણ આ હું કર્યું નહીં એટલે સમજી ગયો દુખે છે તમે પગે કર્યું તું ધ્યાન કે તમે કર્યું તું બોલને હસ રડે બધા ભેગા થઈને કામ કર્યું એ કરતા ના કહેવાય એ પ્રારંભ કહેવાય શું કહેવાય હોય માથું સારું હોય તબિયત સારી હોય કાર્ય થાય એનો પ્રારંભ પોતે જાતે એટલો કશા કોઈ જરૂર ના પડે એ પુરુષાર્થ કહેવાય શું તને હું ગયું સરસ પુરુષાર્થ માટે એ લોકોને સમજાવો પુરુષાર્થ શું વસ્તુ છે અને કેવી રીતે કરવો જોઈએ પુરુષાર્થ તો આ જગત માં તો બધી ભ્રાંતિ છે જે પુરુષાર્થ કહીએ છીએ ને બધી ભ્રાંતિ છે શું છે કરે છે બીજો પોતે કે છે મેં કહ્યું હતું હવે તેમ છતાં ભ્રાંતિ ના કોઈ પુરુષાર્થ જેવી છે કઈ વસ્તુ શું કહ્યું કે જેનાથી એ ઊંચી ગતિમાં જાય ભ્રાંત દિશામાં ભ્રાંતિ નો પુરસાદ એટલે શું કે ગજવું કપાયું એટલે તને જ્ઞાન આજે થાય કે આ મહારાષ્ટ્ર ઉદય છે એટલે તું કગાડ ના કરવું સમજ ને લલિત કગાડ ના કરે મહારાષ્ટ્ર નું ઉદય જેવું થાય છે એ કગડાટ ના કરે એટલે એ પુરુષાર્થ કહેવાય એ પુરુષાર્થ થી જ્યારે ગભરાટ કરવાનો હતો ત્યાં જેને શાંત રહ્યો માટે જ્યાં તાપ બાંધવાનું હતું તો હર પુણ્ય બાંધ્યું શું કે છે એને ઊંચી ગતિ કર્યો માટે બહુ ઊંચારીએ કરી કહેવાય અને એ પુરુષાર્થ કહેવાય શું થી પુરુષાર્થ થાય બીજી વસ્તુની જરૂર નહીં આપણને જ્ઞાન હોય સમજણ હોય કે આ રીતે જ્ઞાનથી જોતો આ રીતે છે જે પુરુષાર્થ થાય જ્ઞાનથી જોતા આપણે ખબર પડે કે આ મારા અક્ષરના ઉદયનું ફળ છે એમાં એનો દોષ નથી એ તો નિમિત્ત છે બિચારો અહીંથી લોકો બહાર જાય છે અને પછી આપણને કે મને ઠોકર વાગી ઠોકર વાગે ખરી કોને ઠોકર વાગે ખરી કોને આપણા લોકો કેવું અવરું બોલે છે ઠોકર ઠોકર શું કે છે આપડે પૂછીએ હું ઠોકર પૂછવા જવું કેમ છે એને લાગે હું તો અહીંયા અહીં છું હું આજની થઈને ભાઈ પાછી એ મને લાગે હું તો હું તો એને અહીં છું એ મને કરે એટલે આપડે કેવું બોલે ઠોકર કે હું તો અહીં અહીં છું આ જગ્યાએ છું છું ગુનો કોણ ઠોકર નો કરતા આપડે કહેવાય હે આપડે હું તો એ મને લાગે ઠોકર લાગી હું તો બોલે છે ને આપડે કેવું હોય ગાડીમાં જયારે મેં ખેતરથી બેસીને આવવાનો કેટલો બધો થાક લાગે ના લાગે સુરતમાં ક્યાં આવ્યો છું ક્યારે ભરતા રેલવે ઉપર આવ્યું ટ્રેનમાં જઉં મુંબઈ થી સુરત તો કોઈ કિસી તને પૂછે તો આમ છે પેપર વાંચતો હોય પેપર વાંચતો હોય ને આમ ઉતા ઉતામ આવે તો પેપર વાંચતો હોય કોઈ પૂછે કે ક્યાં જાઓ છો તમે ત્યાં તું શું કહું સુરત જાઓ સુરત જાઓ સુરત તું પેપર વાંચતો છું ક્યાં જવું જવું તું જુઠ્ઠું ક્યાં બોલે છે ઊંડી ઊંડી છે આપણે પેલા એટલે આપડે તમારે સુરત જઈએ એમાં જવાનો કઈ પ્રયત્ન છે પર જાવ છો ક્યાં એટલે આપડે ટિકિટ દેખાડી દેવાય આપડે કહું છું કે હું સુરત જઉં છું આ ગાડી સુરત જાય છે ને પછી કે છે હું જઉં છું આપડે ગાડી જાય પણ આપણે બોલવાની પ્રેક્ટિસ છે કે આપણે ગઈએ હવે આવું બોલવાથી શું થાય આપડે તરફ શું કેવું છે પેપર હું પેપર વાંચું છું અને આરામથી બેઠો છું ગાડી સુરત જવાની છે શું કહ્યું રાતે કઈ સુરત ની છે કે આપડે કોઈને આવું કહે તો ગાંડો છે માને એટલે આવું જો લોકોને કહીએ તો આપણે ગાંડો માને એમ ના કે ગાળો આપણે ટિકિટ દેખાય છીએ ગાળો ના કે પણ થાક લાગે છે હું સુરત જઉં છું બોલ્યા કે ત્યાંથી ઇન્ફેક્શન થઈ જાય તે સુરત ઉતરો તારે ઇન્ફેક્ટ બંધ થાય અને પછી બે ઘણો થાક લાગે એટલે પણ હું છું તું કઈ ગાડી દોડી છે તું કામ એટલે આ ખોટો સાયકલ ઇફેક્ટ થાય તને ક્યાં અવરું બોલે છે એ કાર્ય જે કરતા હોય એટલું જ બોલવું છે અમલમાં નહીં મુકાય ને પણ મુકાય નહીં ને અમલમાં મૂકે જ હું જે અંદર કર્યું મૂકે જશે તરત દેખાય ટિકિટ પણ હું બોલે નહીં હું જઉં છું એવું સાયકલ એક્સાઇટ શરૂ થઈ જાય બહુ હેલ્પફુલ વસ્તુ આપણી અને આ દુનિયામાં કઈ પણ વિડીયો બનાવીએ અને જે બન્યું એ કરેક્ટ શું કહ્યું તો ત્યાં ન્યાયના ટેબલથી જોવા જઈએ ન્યાયના એનાથી થર્મોમીટરથી તો ન્યાય હોય નહીં છતાં કરેક્ટ છે બધે કરેક્ટ જે બની ગયું એ કરેક્ટ તેમ છતાં આપણને જો એમ લાગતો હોય કે ઇનકરેક્ટ છે તો વકીલ કહીને કોર્ટમાં જવું પણ તેવાય પાસેથી એ બની એ કરેક્ટ માનવાનું છે શરૂઆત થી બધી કરે માને ને તેને બધું દખલ જરૂર કયું કરે જરૂર ના નક્કી નક્કી ધ્યેય કરી નાખે કે મારે સ્વાદમાં જરૂર જ નથી જિંદગી ગમે તે થાય છે તો એ જે બનવાની છે વસ્તુ તે જતે એટલા એટલા સર્કલમાં આવી જાય સમજે ને એટલામાં જ નિશ્ચય થાય ચોખ્ખો જ થઈ જાય એના ધ્યેય નક્કી કરે અને કે છે આપણે ફેર લડીશું પણ કે આપડે જોઈ લેવાનું કામ થઈ ગયું બધું એ કરેક્ટ આ દુનિયા ન્યાય ખોરશો ને જે ન્યાય થયો એ જ કરેક્ટ જે ન્યાય થઈ રહ્યો છે તે જ કરેક્ટ સોમવાર કરતા હોઈએ આપણને સારી સ્ફૂર્તિ રહેતી એટલે કરે જ તમે એને છોડવાનું મુજબ શું ખાઈ કરો છો એક ટાઈમ જમી ન કરે હા કરો કર્યા તદ્દન હેરાન થાય એવું હોય તો ફેરફાર કરવો એવું છે તમને આ જીવ માત્ર શું ફળ છે જાણે શું છે આપણે અમેરિકામાં ગમે તે ઇન્ડિયામાં છે બધા ફોરેસ્ટ છે શું આનું લાઈફ ખોળે છે લાઈફ તો લઈને આવ્યો છું તો શું ખોળે છે પૈસા પૈસા ખોળે પૈસા ખોળે છે નથી શાંતિ નથી રહેતી એટલે પૈસા છે પથારી કરી સુઈ જાય છે પથારી કરી હસી જઈએ નથી રહેતી પણ ઘણા પૈસા લોકો શું ખોરાક છે શાંતિ જીવ માત્ર જગત માં જેટલા નાના નાના જીવ છે ઝાડ પણ એક જીવ છે બધા જીવો સુખ ને ખોરે છે શું ખોરે છે સુખ ખોરે છે કોઈ જીવ એવો નથી જેને દુઃખ દુઃખ પ્રિય હોય એ કોઈ જીવે છે દુઃખ પ્રિય હોય આ કેવી ના આધારે ભલા ભાઈ દરેક કોઈ કોઈ જીવને દુઃખ પ્રિય ના હોય ને હવે સુખ પ્રિય ત્યાં મનુષ્યો ને સુખ ઘણું છે શું છતાંય પણ એ શું કે છે એના પણ એ સુખ પૂરું થઈ જાય દુઃખ આવે છે ને પાછું આ સુખ અંતે દુઃખ વાળું કેવું છે આ સુખ જે છે તે એનું પૂરું થઈ જાય દુઃખ આવી ઉભું રહે પાછું એવું નથી એટલે આ સાચું સુખ નથી આ કલ્પિત સુખ છે કેવું છે કલ્પિત કલ્પિત કલતી એટલે તને જલેબી માં સુખ લાગે અને બીજા કે છે મને જલેબી ભાવતી ને કારણ તું આરોપ કરું જલેબી માં સુખ છે તો તને સુખ લાગે અને ચલો ક્યાંક જલેબી માં દુઃખ છે તો તેવું લાગે સુખ પોતાના આત્મામાં જ છે બીજું કોઈ જગ્યાએ સુખ છે નહીં આ બધો જે સુખ છે તે આરોપણ કરેલો સુખ છે એ કે મારી રૂમ તો ફર્સ્ટ ક્લાસ છે તો હું ના મારી રૂમ નથી સારી દુઃખદ લાગે એટલે આરોપિત સુખ છે આ બધા સાચા સુખ નથી સુખ સાચું સુખ સનાતન સુખ એક તરફ પ્રાપ્ત થઈ જાય પછી દુઃખ ના આવે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હું કોણ છું એ જાણવું પડે આ જગત સી રીતે ચાલે છે કોણ ચલાવે છે ભગવાન શું કરે છે હું શું કરું છું બધું જાણવું છે ગપ્પા ચાલે ને ત્યાં ના જાણવું પડે જાણવું જાણવું પડે હવે એ બધું જાણવા માટે તમારે ના આવે એવું હોય તો થોડી શાંતિ વધે સારું કઈ કરવું તો પડે ને આ દેખા છે જ્ઞાની દૂધ છે આપણું દાદા ભગવાન નો પ્રગટ થઈ ગયા છે કયું લોક નો નાથ ભાઈ પ્રગટ થઈ ગયો છે હું હું દાદા ભગવાન નમસ્કાર કરું છું હું મારે મારેથી ઘરે દેખી કરતા મારે ટેન્શન ભગવાન પંદર પાંચ ચોરાસી જેટલી બસ સવારી તમારી વાત છે એ વાત તમે કહી હા હા પરમાનન્ટ ચીજ ને કરેક્ટ કહેવાય તો પરમાનન્ટ ચીજ ક્યાં છે પોતે ક્યાં સુધી છું એ પણ મને ખબર નથી કરેક્ટ કોઈ કોઈ વસ્તુ જોઈએ મને કહો કે આ વસ્તુ કરેક્ટ છે પરમાનન્ટ છે પરમાનન્ટ વસ્તુ કોઈ જોયેલી છે જોવામાં આવેલી ભરવામાં આવેલી તો તમારા હતા પદ હતા સ્ટેમિના બોડી તમે આવ્યા નતા એટલે તમે કોણ છો આ કોણ છે શું છે શેના આધારે ચાલે છે કોઈ ક્રિએટર છે ભગવાન ભગવાન ભગવાન ક્રિએટર તો છે કુંભાર છે એવું બોલો ભગવાન પાડેલો છે કુમારો છે ખબર નહી ખબર નહીં જેવી રીતે અમારા બાબા બોલી કહ્યું ભગવાન છે ભગવાન છે અમે લોકોને પૂછેલું નહીં ભગવાન આ જગત ક્રિએટ કર્યું નથી છે લખેલું છે ક્રિએટ કર્યું હોય ને તો એને કઈ સાલમાં ક્રિએટ કર્યું નક્કી થઈ જાય તો અને ક્રિએટ થાય તો શરૂઆત થઈ જાય બિગિનિંગ થાય બિગિનિંગ થાય કે ના થાય અને બિગિનિંગ થાય ત્યારે યાદ આવે ને આવે તો આ બિગિનિંગ એન્ડ વાળું આ જગત નથી અનાદિ અનંત છે કેવું છે અનાદ અનાદિ કાળનું છે અને અનંત કાળ સુધી રહેવાનું છે અને કોઈ કશું બનાવનાર છે એનું nobody is created of this world the world is the puzzle itself the world is the puzzle itself વિજ્ઞાનથી ઉભું થયેલું છે دکھا سرٹ وقت شو نام ہے شیام શ્યામ ખરેખર શ્યામ છે શ્યામ તો તારું નામ છે Your name is Shyam, not you, yeah, Shyam. My name. Your name is Shyam. Who are you then? I am Shyam. I am Shyam. Your name is Shyam. Yes. Not Shyam you are. Your name is Shyam. My એ નિશ્યામ માય કે છે આઈ કોણ છે ગુવર હું એ આ એટલે હું આ એટલે હું હું જ કે છે હા પણ હું કોણ હું શ્યામ શ્યામ તો તારું નામ છે Please, zero to your temporary adjustments. Always related. Life is temporary, body is temporary, Fatherly, temporary, all these are temporary adjustments. And you are permanent. You are permanent. દાદાની સાથે શું કે છે મેં તો મુંબઈ જમભાઈ પૂછે છે કે આપણે કોઈના માટે એવું કહીએ એટલે એને ભલું થજો તો કે આપણું પુણ્ય એને જતું રહે એટલે આપણે એવું નહીં કહેવાનું પણ કે આપણે એના વ્યવસ્થિતમાં જે હોય તે થજો એવું કહેવાનું કેવું સારું ભલું એવું હોય છે કહેવા વાંધો નહીં સારું ભલું વાંધો નહીં કોઈને કહીએ ભલું થશે એમાં વાંધો નહીં આપણી પુણ્ય વપરાય જાય કોઈનું ભલું થશે વધે પછી કદાચ આપણે અહીંયા અહીં અમેરિકામાં છે તો બે અમેરિકા લડતા હોય એને શાંત પર હોય ત્યારે આપણે દાદા કે દાદા એને સદબુદ્ધિ આપે અમે શાંતિ થાય એવું કરજો એમ તો આપણે જે થાય ને દાદા કે છે બરાબર છે કે પછી ઘણી આપણે રીતિ રિવાજ કે ભગવાન એનું ભલું કરશો તે કેવું હાલ દાદા એમ ધ્યાન આપે ખરા અમેરિકન પણ બે જણા લડતા હોય તો આપણે એના માટે પ્રાર્થના કરે કે દાદા ભગવાન એનું ભલું કરજો અને સદબુદ્ધિ આપજો એવું કેવું સારું કે પછી આપણે તારું કહીએ છીએ ચાલુ કે ભગવાન એને સદબુદ્ધિ આપજો એને સારું કરજો એ કેવું સારું દાદા ભગવાન માતા મમ્મી થાય એટલે છોકરાનું બધું સજાવ બધું સજો ગયા ગુરુ હોય તે બધું સજો બધું સજો ગયા બીજા બીજા લોકો ના કહેવાય બીજા લોકો હૃદયમાં એ નહીં બસ નહીં એટલે તો બહુ વર્ષ છ વાગ્યા કેટલીમાં છોવાના રહ્યા આ છોવાના ત્યાં વસંત મૂકી ગયા ગાડી ત્યાં ત્રણ વર્ષ છ મહિના ત્યાં છ કે સાત મહિને હજાર હજાર રૂપિયા ઘણું આપું ત્યાં નવા નવા હતા એમ કે હવે આપણે આપી દીધી જ એવો કોઈ વાર આપણને બીક લાગે બોલતા એનું સારું થઈ જશે ને આપણે રહી જશું પાણી પીવાનું પાણી પી સારું થઈ જાય મુંબઈ આમ જે ના કર્યું એ કરે એ નથી ખબર ના હોય ને થઈ જાય તો અમને ખબર ના હોય થઈ જાય તો ખબર ના હોય અમે મોડે કહ્યું હોય કે આ હું ના કરજો ના કરજો ના કરો એમને એવું થયું છે એમને એવું થયું કે ત્યાં આગળ બ્રિજ ઉપર ચોટાડ્યો છે હવે મોટર તો છોડી દીધી અમે એટલે ત્યાં અમેરિકન એને ફાડી નાખે ફેંકી દે તો એના બદલે લઈને નદીમાં માફી માંગી રહ્યા માફી માંગી લેવાની એને કઈ ઘરે રહેવાનું નહીં ધારો કે તો કાઢીને પધરાવાય મૂકી દેવાય છે જ મૂકી દે નદીમાં નદીમાં મૂકી દે વાંધો નહીં ને અમે બધા ફેમિલી આપણો ભાવ બગડ્યો નથી પછી કોઈ સ્વામી નું દાદા નું દર્શન કરું ત્યારે મને છે તો થોડીક વાર તેનો સફેદ સફેદ ચાંદની જેવું આખા sana karibali dolayısıyla sen Ege Madine અને એવો ભાવ રાખ્યા તો કે દાદાજી સાથે જ છે બધું સરસ થશે તમારે શુદ્ધાત્મા કર્મ લખે એનો અર્થ નહીં ને પાછળથી પાસ કરતો <laughs> આપણે આપણે કહીએ છીએ કે ભલી જરૂરી નું કામ કાઢ્યો પોતાનો મોહ દાદા ની બધા બગાડતા બગાડી શું કરે છે કૃષ્ણ તમારા શું પોતાવાનું શું તમારા ચાલે તો બધું સતત થયા પછી પછી કે એના આ આગળ કઈ સાંભળો ના થાય મારી પૂરું ભૂલ થઈ અને આપડે કામ નથી આપડે દાદા હું છું તમારે જ મને યાદ કર્યા કરવાનો આપણી પાસે ઊંધું કે તમારે જ મને યાદ કર્યા કરવાનો એવું ભક્તિ અંદર કરે જુદી હોય ત્યારે એવું થાય આંતરિક ભક્તિ જુદી જાતની થાય અંદર આંતરિક માં પાછું ભણેલો છું એટલે મને સમજ ના પડે આંતરિક ભોલાભાઈ પૂછે છે કે દાદા નિરંતર ધ્યાનમાં રહે એ માટે શું કરવું જરા આપડે આવ્યા છે જરા તરીકે વધારે તરીકે લોકો ને ત્યાં નથી પછી તરીકે અહંકાર ગોળ બધા નાખતો હતો મીઠું નાખતો હતો બધું બગાડીને ખાતો હતો પછી સુખ જ નહીં ઘણી વાર શાંતિ નહીં